તમારી आंख हमारी है मगर तस्वीर तुम्हारी दिल हमारा है मगर याद तुम्हारी શું કરું વર્ષો છો બહુ દૂર દાદા વાંચો તે પણ પાછો નહીં નહીં તો બરસ જરૂર કોઈ અંધારી રાત્રિ છે પવન સુસ્વાતા ભાઈ રહ્યો છે પક્ષીઓ ગાઢ નિદ્રા અનુભવી રહ્યા છે પક્ષીઓ બોલી બોલીને એકબીજા સાથે જય અંબે જય ભવાની ઓમ નમસ્કાર ઓમ નમો ભગવદેવાય નમો હરિહંતાણમ નમો અનંત ઉપકારી આશીષ જય જયકાર હો અનંત ઉપકારી સૌર્યકારી શીતળ છાયા ઉત્પાદક ગંભીર જ્ઞાની જ્ઞાની વિરલ વિભુ વિરલ દાદા ભગવાન વૈરાગી વિવેકી બેમાર પરમ પૂજ્ય ગુરુબેન પરમ પૂજ્ય માસીબા સર્વનો ગુરુદેવ હોજો જય સચિદાન આપના મંગલકારી જવાબે તમારા મહાન આદર્શો મારા જીવનનો મૂર્તિબદ્ધ બનો તમારા ઉચ્ચ વિચારોના તમારી સુભાષ મને ભાગ્યવાન બનાવો જગતભરની નિસ્વાર્થતા તમારામાં મૂર્તિમન થઈ છે તમારો મારો નિત્ય નિર્ભર બાળકને પ્રેરક પ્રેમ થયા છે હજુ આપના સૌંદર્ય અક્ષરો અને રૂપેલીકરણથી લખાયેલા પત્રો દર્શન લખાય છે પણ આપણે આવીને આરતી કરી ગયા આ બધા ભાગ્ય લોકોને વાંચી દેખાય ભાગ્ય શક્તિ અહંકાર અને અંતર આ બંગલામાં પાંચ હજારની ગાડી છે એટલે આપણા લોકો ગુજરાતી ભાષા માથે ભારે છે માથા માથા ભારે એટલે હા એમાં દિશા કહેવાય દિશા બધા કોઈ દિશા કરવાની જરૂર જોઈએ આપણે કાંઈ રહે એવું થવું તો બધો બાહ્ય પરિગ્રહની વાત કરે બીજા બધા જે વાત કરે છે તો બાહ્ય પરિગ્રહની વાત કોઈ કહે બોલ્યા મારો વિચારાયેલો માણસ ના બોલે ત્યારે સંગત કહેવાય મળે બોલે ત્યારે સમારંભ અને મળે બોલે ત્યારે સમારંભ કહેવાય અને પચીસ થી પ્રમાણે ભરાય ઘર દાખલ ટિકિટ છે એટલે આ તો અસરું વિજ્ઞાન છે તો માટે કોઈ કોઈ કોઈ વાત સમાધિ પેલામાં પરિસ્થિતિ કરાવે નાટક છે ડ્રામા છે અત્યંત સુપોષિત ફરિયાદ સહજ પણ આપણા બધે છે એ બી ફરિયાદ આપણે બાળકના ત્યારે ધીમે ધીમે જ્ઞાન બધા કરીએ જે બધા આવે કોઈ પણ થાય છે જ્ઞાની પુરુષ એના સન્મુખ એ જ આપણું મિલાવે મહાવિને સ્વામી શિવંદર શિકાર વંદના હવે અહીંયા આગળ સ્વર્ગ સ્વરૂપનું ભાગ કેવું કહ્યું અહીંયા જળહળ જ્યોત મૂર્ત પરમાત્મા પરમાર્થ જને મહાત્મા એટલે જે દીપ છે એનું સળગ જ્યોત અતિ તેજોમય પ્રકાશ જ છે એવું બાણ થાય તો નું બાણ થયું કેવાય તારે પૂછા પૂછું કે છે કે હે નિજ સ્વરૂપની જાણના કરે રે શિવનાય તો બારે ભૂલવણી જસને નીચલી તે પોતાને ઓળખતો કમમાં આવે એટલે કે તે કંઈ કહે સાહેબ તમે ખોટું પાણી મૂકીને પાર અંદર દોશો તો ભલાથી કે દૂર થઈ નીકળે આપણે આ વિજ્ઞાન કેવું છે ઉદાસમાં એવું ધ્યાન ઉત્પન્ન થાય ત્યારે પૂછે તમે કહેવાય શુક્લ કારણ પ્રત્યક્ષ મોટનું કારણ છે રાત્રે પૂજા દેખાય ને થઈ રહેશે ચાર હજાર તમારી કરી તારે કૃપા કરવો કૃપા કરવો ના પણ એમ નહીં ભાન કોઈ પણ ઘણી રીતે ગુરુ અક્ષરતા તૈયાર છે એવું કેમ પણ આ સિદ્ધાર્થમાં થોડું જે થયું એ અંતરદાર અંતરદાર ફાયદો વિકાસ થાય છે હા થાય છે એટલે એટલે પછી અપાય છે દાદા ખુશ થવાની ખુશ થઈ લેવાની થઈ લેવાની પણ હા આ ના પડે એવું છે આ તો વિજ્ઞાન છે કોઈ આ પછી ભૂલકારી આપણે આપીએ આત્મા થઈ જાય અધ્યાય વાત છે રક્તદાન આપીએ એ હોય કે અડધો હોય કે ઓવર હોય ઓવર નથી ઓવર વાઇટ હોય ને જરા હસ્તું નથી આપણા ઓવર વાઇટ તમે જોયા